લા પેલા બેન આપી દે જય સચ્ચિદાનંદ અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરે જન્મો સિક્કે દાવો જો આજે ગત જન્મે સિક્કે દાવો જો આજે અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા ગત જન્મો સિક્કે દાવો જો આજે ગત જન્મે શીકે દાવો જો આજે કડવાસું મીઠાશું ભોગવે જ છૂટકો કડવાસું મીઠાસુ ભોગવે જ છૂટકો કડવું અણગમતું ગણપણ ગમતું કડવું અણગમતું ગણપણ ગમતું કડવાસું મીઠાસું ભોગવે જ છૂટકો કડવાસું મીઠાસુ ભોગવે જ છૂટકો કડવું અણગમતું ગળપણ ગમતું કડવું અણગમતું ગળપણ ગમતું અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી જાણી જોવાથી હિસાબ જડશે જાણી જોવાથી હિસાબ જડશે લેણાયા દેણા ખાતા વહી જો લે નથી ચૂકવાયું તે ક્લેમ કરશે નથી ચૂકવાયું તે ક્લેમ કરશે અંદર ઘૂંચવે છે તે અણસમજણ છે અંદર ઘૂંચવે અંદર ગૂંચવે તે અણસમજણ છે અંદર સૂચવે તે અણસમજણ છે લેણાવાળા તો પકડશે રાત્રે મચ્છર તો પકડશે રાત્રે આપણું છે તે જ આપણું રહેશે આપણું છે તે નથી જે આપણું પૂદગલ જાશે નથી જે આપણું પૂદગલ જ્ઞાને બંદેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંદેલા ચિતરેલા ચોપડા ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી કરમરૂપી ફાચર નીકળશે આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા ચેના પુદગલ નિર્જરતા ખરશે વચ્ચેના પુદગલ નિર્જરતા ખરશે ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર ફાઇલો ના ચોખા નિકાલે મહી પડશે રાગે ચોખા નિકાલે મહી પડશે રાગે રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ રાગ દ્વેષ વિના સમભાવે જોતા અંદર પરિણામ മോച്ചടുന്ന വാഗേ അന്തര പരീണ અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા આત્મામાં સાચું સુખ છે જાણીએ આત્મામાં સાચું સુખ છે એ જાણે કડવા મીઠામાં સમભાવ સહેજે કડવા મીઠામાં સમભાવ સહેજે શુદ્ધાત્માને નિકટ વર્તી શુદ્ધાત્માને નિકટ વર્તી अब હારે વિતરાગ ચારિત્ર છે તે વહેવારે વિતરાગ માયાને બંધેલા ચિતરેલા ચોપડા આજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા ગત જન્મો શીખે દાવો જો આજે ગત જન્મે શીખે દાવો જો આજે અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો તુમહાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચિદાનંદ દર્શન તો કરવા દો જેમણે ગઈકાલે જ્ઞાન વિધિમાં બેઠેલા અને જો પાછળ બેઠા હોય તો આગળ આવ્યો હોય સ્વામીજી કહેવાઓ હવે બસ હવે આપણે કળિયુગમાં અવાજ આવવો જોઈએ હમ તે આ હર્ષલ કોણ છે હર્ષલ પટેલ કઈ ગયો તું છું અલ્યા તને આવું પૂછવાનું પૂછે છે લે તારો આ પ્રશ્ન છે લખ્યું ત્યાં છે આ વાત સાચી એ બેનું તમારું સારું છે સંયોજન બહુ સારું છે હા આવો નીરુબેન ત્યાં બેસો પેલી બાજુ આ બાજુ બેસો આ મંદરબાના મોટી બેન સચ્ચિદાનંદ કરો સચ્ચિદાનંદ એટલે મંદરબા ખુશ છે મોટી બેન એના છે શું કહે છે દાદાજી બે હજાર પંદર નો પહેલો સત્સંગ છે બે હજાર પંદર ની સાલ નો પહેલો સત્સંગ ધમધમાઈએ આપણે હા દાદાજી આપતા પુત્ર ધમધમાવો બરોબર નો હા કે આખું ભારત ગજવો બરોબર નું ચાલશે લાવો કેસરનો ચાંદલો <laughs> કેસરનો ચાંદલો હે યોગ સરસ બન્યો ને એમનું પુણ્ય એવું પિતાજીના પુણ્યતિથિ હા બહુ સરસ પરસોત્તમ ઉપાધ્યાય હતા તે વખત આજે અને કવિરાજની જોડે અને જે અસીમ જે જે કારણોની કીર્તન ભક્તિ છેલ્લે થઈ છે થોડીક મિનિટોની છે તમે સાંભળી છે આનંદભાઈને પૂછું હે કેશવનો ચાંદલો જ છે ને એનું હેડિંગ એ સાંભળ્યું છે તમે આ બહુ એ કવિરાજ નહીં છે બોલ પણ આખો અવાજ તે વખત કેવો લાગે જોયું તમે એટલે સંજોગો પર અસર રાખે છે આ બધી સમય સ્થળ કાર સંજોગ ભાવ આ બધું ભેગું થાય છે અંદર હમ અને પાછો એનો જ ભાવ કવિરાજ એના જ પાછા જો <laughs> આ વાત છે એટલે ભાવ પાંચમો ઉમેર્યો પાંચ મૂત ગયા મહેન્દ્ર થોડા આમ ખસજો તમે થોડા થોડા લેજો આપણે ધીરુભાઈ તમને ફાવશે બધા કે ઠંડુ લાગશે હે ઠંડુ લાગશે જરા પેલું ઉપર ચડાવી દો ને આમ થોડું આ બસ કાન ઢંકાઈ જવા જોઈએ બસ કાન આ બે ઢંકાઈ જવા જોઈએ આપણે બધી બારીઓ છે ને બધી અંદર પહેરી જાય આ બધી બારી મેલ બનાવ્યો તો બારીઓ તો જોઈએ ને એમ ચાલે કંઈ મોટા મહારાજાઓ કેટલું પેલેસ બનાવે છે કેટલી બધી બારીઓ રાખે છે હવા ઉજા આવવા માટે જાત જાતની જયપુરનો હવા મહેલ કહે છે એવું કહે છે કંઈ શું કહે છે હવા મહેલ <laughs> કેવી રચના કરે છે તે વખતના આર્કિટેક્ટો કેવા પાછા હવાનું સર્ક્યુલેશન થઈ અને ઠંડુ રાખે બધું ગરમીના દિવસોમાં પણ કોણ આવ્યું અરે સોનલ બહેન આયા તો તમે બહુ સારું કર્યું પણ તમે ખુરશી લઈ લેશો મમ્મીની ઓહ ના ના ખુરશી જ જોઈતી એ નીચે બેસવા માને છે હા તો તમારી બસ વાત સાચી ના વાત માનવી પડે મમ્મી દીકરીનું દુઃખ જાણે ને હવે હે મમ્મીને ખબર પડે પહેલી હા જો કેટલી કાળજી રાખે તારા માટે તું અંદરના ને સંભળાવતી હતી નસીમ જઈ જયકારો તારે એને પહોંચે આ બહુ આપણું પૂતગલ વિજ્ઞાન એવું સરસ દાદાએ ખુલ્લું કર્યું છે એ બેસી છે ને જગ્યા ના હોય તો પછી ક્યાં એટલે વાંધો નહીં આવું કોઈને તું જરા સંકય ઢીલે આમ થઈ જજે હજુ થોડું આમ ખસેડેલ પાછે બ્લોકમાં થોડી ખુરશી ખુદ બસ બસ બસ બસ બસ ફાવ્યું શું ને સંધ્યાબેન ડૉક્ટર ડૉક્ટર ડૉક્ટર સંધ્યાબેન બધાના વાલા માજીનું નામ શું કંચન બેન કંચન એટલે શું પૂછે એને બોલો ને બિપિનભાઈ તમે તો તમે તો એવી કળા શીખી ગયા છો ને બધે હાજર રહેવાની કળા શીખી ગયેલા તમે સમજી ગયા આપણે હાજર ના હઈએ તો પછી બધું અંધારું થઈ જાય કે છે એવું ના ચાલે ખરું છે બિપિનભાઈ હા દાદા કે છે મહાત્મા એમને સચ્ચિદાનંદ કહો બસ ત્યાં બેઠા બેઠા સાંભળજો હા હા હા હા હા સારું સારું ચાલો ચાલ જય સચ્ચિદાનંદ હવે આપણે આ બે આવ્યું છે તો પૂછીએ આ પેલું તો આનું કોણ હર્ષલ ધ્યાન આપજે હા આપણો હર્ષલ મહાત્મા પૂછે છે ઊભો થા બધાને દર્શન આપ જલ્દી ઊભો થા તે દર્શન કર્યા બસ તારે તે એના દર્શન કર્યા બસ તા જા બેસી જા દર્શન આપવાના હોય કે કરવાના હોય હે આ તો બધું પાક્કા થઈ ગયા છે બિલકુલ જય સચ્ચિદાનંદ કનુ દાદાજી કોઈ પણ શબ્દ નીકળે છે તે કયા ફોર્સથી નીકળે છે કોઈ પણ શબ્દ નીકળે છે તે કયા ફોર્સથી નીકળે છે તે કયા આધારે નીકળે છે અને એનાથી કર્મ બંધન થઈ કઈ રીતે થાય છે તે સમજાવવા કૃપા કરશો આપનો આજ્ઞાધીન હર્ષલ પટેલ બહુ સુંદર ચાલો હા તે તને આટલું બધું હુજ્યું શબ્દ માટે પૂછવા માટે તે તને શબ્દ બોધર કરે છે કરે છે હા એટલે હુજ્યું આ જો આવે અંદર એની રિસર્ચ ચાલુ થઈ ગઈ <laughs> સાહેબ રિસર્ચ ચાલુ થઈ એને આ શબ્દથી બધાને દુઃખ પહોંચે કઈ રીતે પહોંચવું જોઈએ શબ્દમાં દુઃખ છે કે પછી શું છે એ જ જાણવું છે દાદા એ જ જાણવું છે એ દુઃખ તારામાં સર્જાઈ ગયેલું હતું કેવું સર્જાઈ ગયું એ આગળ સર્જાઈ ગયેલું આવ્યું અને શબ્દ માટે બહાર તો નીકળવું જ પડે ને તો ખાલી કેમનું થાય અંદર ભરેરથ દશા શું થાય આપણી તારી હે એટલે ઉલટી થાય એમ નીકળી જાય ફટ કરતું થાય છે ઉલટી સ્પોન્ટેનિયસલી આવી જાય એકદમ જ આમ બહાર હે સ્પોન્ટેનિયસલી આવી જાય બહાર એકદમ જ સ્પોન્ટેનિયસલી આવી જાય કેવું દુઃખ વાળું સુખ આપ દુઃખ આપનારું સુખ આપનારું બંને બંને હા એ બંને સર્જન થયેલા જોડિયા છે ને જોડિયા છે એક હોતું જ નથી સુખ એકલું હોતું નથી દુઃખે એકલું હોતું નથી એ પૂતગલનો સ્વભાવ શું કહ્યું પૂતગલનો સ્વભાવ કયો સ્વભાવ પ્રાકૃત સ્વભાવ કેવો પ્રાકૃત સ્વભાવ પ્રાકૃત સ્વભાવ સમજાયું ને અને પ્રકૃતિ છે એટલે એને પણ સ્વભાવ તો કહેવાય જ પરંતુ સ્વભાવ શબ્દ જાણતા નથી એને કારણે આ બધી ગરબડ થાય છે એટલે દાદા ભગવાને સ્વભાવ સ્વરૂપે પ્રકૃતિ અને આત્માનું બહુ સુંદર ઓળખાણ આપ્યું આપણને પહેચાન બધાને મળી શકે સારી રીતે એવી સાદી ભાષામાં આજે એટલા બધા ફોડ પાડ્યા એમને વ્યવહારના ઘણા બધા ફોડ વ્યવહાર કેટલો કેટલો લાંબો પરો હશે તું હર્ષલ કહેજે ચાલ બહુ લાંબો દાદા હે બહુ મોટો અને શબ્દ નીકળવાનું બહુ લાંબુ નહીં રહે એ બી મોટું જ છે દાદા હે બહુ બધું છે પણ એ બહાર ઓછું છે કે અંદર ઓછું છે બહાર ઓછું છે અંદર વધારે છે એવું લાગે અંદર વધારે છે ગઠિયો છે હા બધું સમજી ગયેલો છે આ તારે બહારના શબ્દ તો એવા હોય ને તે કોઈ હરખા મળ્યા હોય એવા તો ટિપીને સીધા કરી શકે તમને હા પણ અંદર કોણ ટિપિન સીધા કરે કોણ કરે એને સાહેબ કોણ કરે તારે જાતે જ કરવા પડે એ સમજાયું સમજાયું ત્યાં આગળ આપણો ઉપયોગ જાય અને શબ્દથી જ્યાં જ્યાં દુઃખ થયા છે ત્યાં તેનું આપણે પ્રતિક્રમણથી પાછા વળી જવું જોઈએ શું કહ્યું પ્રતિક્રમણથી પાછા વળી જવું હા જેથી પ્રકૃતિ એના કુદરતી સ્વભાવમાં આવી જાય શું કહ્યું પ્રકૃતિ એના કુદરતના સ્વભાવમાં આવી જાય આવી જ જાય અને પછી કુદરતીના સ્વભાવમાં જેટલી આવી એટલા શબ્દ નીકળે તે કોઈને વાગશે નહીં થોડું કડક શબ્દ નીકળશે ને તો કોઈ વાગશે નહીં હે કે આ હર્ષ લાવવો તો ને હવે આ કડક નીકળે છે આપણને અસર નથી કરતું આવે કે છે એવું લાગશે એને અચ્છા સમજાય છે હા એટલે શબ્દનું વિજ્ઞાન તો બહુ મોટું ત્યાં પ્રશ્ન બહુ મોટો કરી નાખ્યો હા એ પછી કોઈ વખતે આ તો બહુ મોટો પ્રશ્ન કહેવાય ઘણો સારો પ્રશ્ન છે આ તારે શું સમજવું છે કે ચાલે કે પૂછી લે મને એ જ દાદાજી એકદમ સ્પોન્ટેનિયસ કંઈ પણ નીકળે આપણામાં હા આપણને ધ્યાન પણ નહીં હોય ત્યારે નીકળી જાય શબ્દ એ કેવી રીતના નીકળે એટલે એકદમ એમાં આપણે જેવી રીતે ભળ્યા છીએ તે પૂતગલમાં એની રચના એવી સુંદર થઈ જાય છે કે આપણી ઈચ્છા હોય કે ના હોય પરંતુ એ એની મેં પૂરેલી ઈચ્છા સ્વરૂપે એ ઈચ્છા નીકળવાની સાથે એનું પૂર્તિ થાય છે કે આ શબ્દથી છૂટ્યા નહીં તો શબ્દથી છૂટાય એવું નથી શબ્દ એ જ સંસારમાં રજરવાનું કારણ છે અને એનો પ્રતિસ્પર્ધી શબ્દ એ સંસારથી મુક્તિ પામવાનું કારણ છે એનો પ્રતિ પ્રતિસ્પર્ધી શબ્દ કયો સ્પર્ધા ન કરનારો શું કહ્યું એટલે શબ્દે કરીને બધી સ્પર્ધાઓમાંથી નીકળી ગયેલો હોય ત્યારે પ્રતિશબ્દ આપણે સ્પર્ધી કહેવાય સમજાયું એટલે એ શબ્દ કયો હોય કે નિશબ્દ શબ્દ હોય કેવો નિશબ્દ હા એટલે હવે તને આટલી સમજાયું છે એટલે તું આવું પૂછું છું નિશબ્દ શબ્દ નિશબ્દ શબ્દ કોને કહેવાય કે આ કળિયુગમાં તો શક્ય નથી પરંતુ દાદા ભગવાન નિમિત્તે એમના પરમાત્મા પ્રકાશના પ્રાગટ્યથી આપણને બધાને શક્ય બન્યું અને જ્ઞાની પુરુષ અને એમની હાજરીને કારણે આજે પણ શક્ય બને છે અને બનતું રહેશે અને બનતું રહેશે સમજાયું બાકી એ બને એવું નથી એક અપવાદ છે શું કહ્યું અપવાદ છે કુદરતનો નિયમ છે કે કુદરતનો નિયમ અપવાદ વગર હોઈ શકે નહીં અને એટલા માટે આ બધા યુગોનું જુદું થયું બધું સમજાયું ને કળિયુગ બેઠો એટલે હવે કળિયુગ બેઠો છતાં આજે ભક્તિનો યુગ છે બધો કળિયુગનો એ ચાલુ છે એવા ભક્તિના યુગમાં આપણે માણસને આ દુઃખથી છૂટવાની કંઈ ભક્તિ હોય કે ના હોય દુઃખથી છૂટવા માટે સમજાયું અને આપણાથી એવું કોઈને ખબર ના પડી કે આપણાથી કોઈને દુઃખ થાય એવું નથી થયું એટલે ભક્તિના પ્રકારો બહુ જાતના હોય છે બધા એટલે આપણે આપણી બધું આપણને દુઃખ ના થાય એવું કરી નાખીએ તો ઘણી સારી ભક્તિ કહેવાય એ તો બહુ સારી ભક્તિ કહેવાય એમાં પણ આ લૌકિક માર્ગમાં એ ભક્તિના બધા બહુ પ્રકારો સુંદર આપ્યા છે સમજાયું ને એટલે નિશબ્દ શબ્દ એ જે નિશબ્દ એવું પોતાનું આત્માનું સ્વરૂપ છે શું કહ્યું નિશબ્દ પોતાનું આત્માનું સ્વરૂપ છે બ્રહ્મનું સ્વરૂપ છે બ્રહ્મનું સ્વરૂપ છે એને પણ એને પણ જ્યાં સુધી શરીરનો સંયોગ છે જ્યાં સુધી શરીરનો સંયોગ છે ત્યાં સુધી ત્યાં સુધી એને પણ એને પણ એની વાચા હોય છે એની વાચા હોય છે પરંતુ પરંતુ એ આત્માને મૂળ આત્માને એ વાચા નથી હોતી એ મૂળ આત્માને વાચા નથી એ નિશબ્દ સ્વરૂપ એ દશામાં પહોંચી જવા માટે બોલ એની શબ્દ સ્વરૂપ દશામાં પહોંચી જવા માટે આપણે આપણે આજ્ઞા ધર્મથી આજ્ઞા ધર્મથી આ ટેપ રેકોર્ડ સ્વરૂપ વાણી આ ટેપ રેકોર્ડ સ્વરૂપ વાણી જે વ્યવહારની વ્યવહારની બોલાતી વાણી છે બોલાતી વાણી છે તેનો નિકાલ થાય તેનો નિકાલ થાય સમભાવે સમભાવે એવી રીતે આપણે રહેવું ઘટે એવી રીતે આપણે રહેવું ઘટે અને અને એ આપણે બોલીએ નહીં આપણે જો આપણા નિશ્ચયમાં દ્રઢપણે સંભાવ નિકાલ જ કરવો છે એવું હોય તો આપણા નિશ્ચયમાં દ્રઢપણે સંભાવે નિકાલ કરવો હોય તો જ તો એ એનું પોતાનું બોલેલું ના હોય એ તો રેકોર્ડ નું બોલેલું થાય રેકોર્ડ નું બોલેલું શું કહ્યું રેકોર્ડ અને આમ આપણને સમજતા નથી એટલે સીડી મૂકીએ આ મૂકીએ બધું એ રેકોર્ડો બધી થાય સમજાયું ને અને ત્યાં આગળ પ્રજ્ઞાદેવી બધી નવી નવી પીનો સપ્લાય કર્યા કરે છે આપણને પ્રજ્ઞાદેવી પ્રજ્ઞાદેવીમાં બહુ શક્તિ છે આત્માની અનંત શક્તિ પુષ્પાબેને બેસવા દો જ પહેલાં જરા થોડું થોડું આગળ પાછળ ખસો બે જરા પાછળ આગળ બેહો નિશબ્દ એટલે આત્માનું મૂળ સ્વરૂપ આત્માનું મૂળ સ્વરૂપ વાણી નીકળે છે છતાંય વાણીમાં નથી સંપૂર્ણપણે નથી પણ એ તો ક્યારે બને છેલ્લા શરીરમાં બને છેલ્લા શરીરમાં નહીં સમજાયું જ્યારે કેવ જ્ઞાન નજીક જઈએ બધું જ એમાંથી આતાર એમ એમને બને સમજ છતાંય તીર્થંકર ભગવંતોની વાણી તો છે પણ એને દેશ ના કહી નિશબ્દ શબ્દ સ્વરૂપ વાણી ટેપની રેકોર્ડ એ જે વાગે તે એ બધું દેશના સ્વરૂપ શરૂઆત થઈ ગઈ ત્યાંથી જે શરૂઆત થઈ એ ભગવાન કહે છે સિદ્ધાંત છે વિતરાગમાં વિતરાગ વિતરાગ માર્ગમાં કે શરૂઆત થઈ એ થઈ ગઈ કહેવાય એટલે નિશબ્દની શરૂઆત થઈ એટલે આપણે સંપૂર્ણપણે નિઃશબ્દ થયા એવું ના કહી શકાય પણ શરૂઆત થઈ એટલે પ્રોસેસમાં આવી ગૌતમભાઈ આવે છે પ્રોસેસમાં આવી અને પ્રોસેસમાં આવી એ થઈ ગઈ કહેવાય કારણ કે ભાત મૂક્યા છે બનાવવા માટે પણ મૂક્યા તો ચોખા હમણાં ઓર્યા ચોખા તો આપણે કંઈક અરે બહુ ભૂખ લાગે છે ભાત પીશો ને અરે ભાઈ મૂક્યા છે ભાત હવે પણ બોલાયા ચોખા લ છે સમજાયું ને આમાં સિદ્ધાંત સમાયેલો છે વિતરાગ પુરુષોનો બહુ મોટો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત નહીં સમજાવવાને ભગવાનની હાજરીમાં એવા એવા બધા પોતે પોતાને તીર્થંકર મનાવે એવા થઈ ગયેલા સમજ્યું હા આ તો અક્રિય ક્રિયાવાળાનો સિદ્ધાંત છે કયો હા અને એ સમજાય નહીં ને કોઈને અક્રિય કેવી રીતે ક્રિયાવાળો હોય કે છે પણ શરીર છે શું કરે તો પણ કયું શરીર એ શરીર ના સમજાયું હે એ શરીર ના સમજાયું એટલે કે ના ના ના ના ના શરીર તો શરીર જ છે એની જોડે લઈને જ આવ્યું છે એ જ છે બીજું કંઈ છે જ નહીં આવા બધા આવા બધા સિદ્ધાંતો ઊભા થતા હતા બધા સમજાયું ને એટલે ભગવાનની હાજરીમાં આવા પાંચથી છ મોટા થઈ ગયેલા બધા જુદા જુદા વાદ જેવી રીતે પેલા હાથીનો મોટો હાથી છે આ થાંભલા જેવો થાંભલો છે આવું બધું જાત આ સૂપડું છે આવું બધું કેમ જાત જાતના એના જેવું થઈ ગયેલું એ તે વખતે તે બધાએ ભગવાનને બધા સમાધાન આપ્યા પણ સીધા સમાધાન ના આપ્યા આવે તારે એ વિવાદમાં ના પડે કોઈના એ ભગવાન મૌન થઈ જાય કારણ કે ભગવાનનો સ્વભાવ શું છે ઉદાસીન ભાવે રહેવાનો કેવો બોલો ઉદાસીન ભાવે રહેવાનો ઉદાસીન એટલે શું મોડું ઉતરી ગયેલું હે સચ્ચિદાનંદ સ્વરૂપે કેવું સચ્ચિદાનંદ હા નહીં તો ઉદાસીન આપણે વ્યવહારમાં ઉદાસીન કેવું સમજીએ કેમ ઉદાસીન છું આટલો બધો કે છે ઉદાસીન કેમ છું ભાઈ એવું કહે બધા એટલે ભગવાનની હાજરી કેટલું સુંદર કામ કરી રહી છે આપણને એટલે શબ્દ એ જે નીકળવાનું આખું વિજ્ઞાન બહુ મોટું છે હં એના માટે શાસ્ત્ર જોઈએ ફરતી વાત કરીશું ઓકે પછી હેના અચ્છા કોણ છે ક્યાં છે હા દાદાની ક્ષત્રિયતા નોબલ ઇકોનોમીમાં હતી એ કઈ રીતે આ તો નીકળી ગયેલું સત્સંગમાં કે દાદા નોબિલિટી નોબિલિટીવાળી ઇકોનોમીમાં હતા શું કહ્યું ઇકોનોમી વાળી નોબિલિટીમાં નહોતા <laughs> અમે પ્રશ્ન કરીએ કોઈને આ જવાબ આપતા જયારે બુજાઈ જાય જરા નોબિલિટીવાળી ઇકોનોમી એને કરકસર કહે છે શું કહ્યું કરકસર અને ઇકોનોમિક નોબિલિટીવાળી સમજ્યું ને ઇકોનોમી એને કંજુસઈ કહે છે આ કરકસર અને કંજુસી માટલો ફરક છે કેટલો લાંબો છે અંતર એનું થોડું છે છે નવ્વાણું હવે હો કરી જ લઉં કે છે હો થાય નહીં શક્કરવાર વરે નહીં અરે ચકડિયામાંથી નીકળી ના શકે સમજાયું હા પણ એમાં ક્ષત્રિયતા નથી સમજાતી દાદા હા એટલે ક્ષત્રિયતા એટલે કે એ આજે લક્ષ્મીનો પૂરો આદર કરે છે લક્ષ્મી ખોટી નથી લક્ષ્મીના વ્યવહાર પર તો બધું શરીર શરીરનો આખો વ્યવહાર જ બધો રહેલો છે દરેક દરેક યુગોના વખતમાં એ પ્રમાણેની લક્ષ્મીઓ હોય છે સમજાયું ને એટલે આકારમાં એ લક્ષ્મી આકારે આવી શું અને પછી નકદિયા રોકડા પેલા દ્રાણી સાહેબ રૂપિયા હતા ને જેમાં ચાંદીનો અંશ હતો એ ગયા પછી બોંદા આવ્યા બોંદા બોંદા એટલે પેલું ચા પેલા રૂપિયા જેવું ના ખકડે ધન ખનન કરતો બોંદો ખકડે અહીંયા પાછળ મારે ને તને તું તારી સાથે મારી જવું તો પોલું ખકડે જેમ નીચે જઈશ તેમ પછી કઠણ થતું જશે મોંદું થશે જોજે હા આ તો ડૉક્ટરો સાહેબનો એનાટમીનો અભ્યાસ છે એને મેરિડિયન કહે છે મેરિડિયન સ્પાઇન સ્પાઇન કોડ આખું એના પર દોડ રહ્યું છે બધું આજે પ્રાણીઓ ચાર પગે ચાલે છે એને પણ સ્પાઇન છે પણ એ સ્પાઇન એટલી વિકાસ નથી થઈ કે જેથી એ બે પગ પર ઊભું રહે પરંતુ આપણા આપણા આદિ વંશોજો કહે છે કે આપણે એમને શું કહે છે આદિ આપણા પૂર્વજો પૂર્વજો તું મારું છું એમને પૂર્વજ કોણ પૂર્વજો એટલે કોની વાત થાય છે પગે ઊભા રહી અને પોતે બહુ એને ગમ બહુ ગમતું હોય ને તો આમાં આમ છાતી શું સુકાયા ના ગમે કરે બધા સમજાયું ને આ આ ઇવોલ્યુશનની થિયરી છે ઉત્ક્રાંતિ વાત કે છે જેને ઉત્ક્રાંતિવાદ એટલે કે જીવનું ઉત્ક્રાંતિ થાય છે અને નિગો નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે જે ઉત્ક્રાંતિવાદમાં આવે છે ત્યાં સિવાય આવી શકે નહીં એટલા માટે પેલી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો એવું કહેવાય એટલે આ સમજવા માટે આખો વ્યવહાર વ્યવહારનું સ્વરૂપ સમજવા માટેની વાત છે આ સમજાયું એની શરૂઆત થાય છે પછી ઉત્ક્રાંતિ થયા જ કરે છે અને ઉત્ક્રાંતિ થવાનું પાછું એક મર્યાદા છે કે માણસ થઈ ગયો ઉત્ક્રાંતિ થતાં થતાં આદિમાનવ અને આદિમાનવ થયો તેની શરૂઆત થઈ એની મનુષ્યમાં પ્રગતિ કરવાની અને પ્રગતિ કરતાં કરતાં અથડાતા કૂટાતા અથડાતા કૂટાતા કરતો કરતો આગળ વધે અને અત્યારે આપણે પુણ્યશાળી ભાગ્યશાળી એવા છીએ તો અથડાતા કૂટાતો આવ્યું તો આપણો સમય એવો આવ્યો કે કંઈ પુણ્ય બચ્યું હતું કંઈક જે હતું તે એમાં અજ્ઞાની પુરુષનો યોગ થઈ ગયો જ્ઞાની પુરુષ મળ્યા અને મળ્યા એટલે આપણું કલ્યાણ થઈ ગયું આપણું પોતાનું જ્ઞાની પુરુષે કોઈનું કલ્યાણ કર્યું નથી એ તો પોતાના કલ્યાણમાં જ રાચા કરે છે એમને બહાર નીકળવાનું મન ના થાય પણ એમના નિમિત્તથી કલ્યાણ થાય છે આપણું જે પોતે સદાય કલ્યાણ સ્વરૂપ હોય એમના નિમિત્તથી કલ્યાણ થાય હંમેશા એટલે ક્ષત્રિયતા એ પુરુષાર્થ સાથેની પરાક્રમી સ્થિતિ છે એ ઉત્ક્રાંત ધીમે ધીમે ધીમે ભાવનામાં જેવો ભાવ એવું બધું બન્યા કરે પણ બધાનું એને હોય દરેકમાં હોય છે કંઈનું કંઈ અને જ્ઞાન મળ્યા પછી તો આવે જ છે બધાને આવે એટલે સમજ પડી ગઈ કે હવે આપણે આજ્ઞા ધર્મથી ફાઇલ ગમે તેવી આવે ફાઇલનો ઉદય ગમે તેવો આવે છતાંય આપણે શુદ્ધાત્મા ભાવે એની જોડે રહેવું અને પાછું એને એનો સંભાવ નિકાલ કરે એવું એનામાં પોતે જ કરી શકે એવું એવી રીતે આપણે રહેવું એ પોતે એમાં ભાગ ના લે સંભાવ નિકાલ કરવામાં લે સાહેબ જરાય ના લઈ શકે લઈ શકે મગનભાઈ હા અને આના માટે દાદાએ એટલું બધું સુંદર સમજ આપી છે કે વ્યવહાર પોતાના વ્યવહાર સાથે વ્યવહારથી રહેવા પડે રહેવામાં એ વ્યવહાર લઈને જ આવેલો છે એટલે જ્યારે પહેલામાં પહેલું અભિપ્રાય સ્વરૂપે વાણીએ કરીને સ્પંદન થાય છે અભિપ્રાય એકલો હોતો જ નથી અલા હર્ષદ ઓય એટલે સ્પંદન અંદર થયા કરે પણ એ અસલ ઓરિજિનલ સ્પંદનો છે બધા એ વાણીના જ છે હવે તું જન એનું ઉદ્ગમ સ્થાન પૂછવા જવું નહીં સમજણ પડે તને મોટા મોટા ઋષિઓ બુનિયો થાકી ગયા એમાં તો હા એને શબ્દ બ્રહ્મ સુધી પહોંચ્યા એ લોકો શું કહ્યું શબ્દ બ્રહ્મ શબ્દ બ્રહ્મ એટલે એને નાદ બ્રહ્મ કે છે એ નાદ શબ્દ અવાજનો શરૂઆતનો એના પછી પ્રણવ ઓમ શબ્દ આવ્યું શું આવ્યું પ્રણવ ઓમ પ્રણવ ઓમ કે છે યોગ્ય શાના માટે બ્રહ્મને શોધવા માટે બ્રહ્મને શોધવા માટે પણ બ્રહ્મ એવા અઘરા નથી આકરા નથી કે હાથમાં ના આવે પરંતુ આપણામાં જેટલું આકરાપણું અઘરાપણું છે ને એ કેટલું નીકળે છે એના પ્રમાણમાં એ ભગવાન એને છે જોડે એવું જ છે ને આકરાપણું અઘરાપણું આપણું તે આજ્ઞાધર્મથી આપણું સહેલાપણું થતું જતું જાય છે નીકળે જ છે એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ તપ શું અને ફાઇલોનો સંભાવ નિકાલ એટલે શું તો કે ભૂલ થઈ અંદર આ પથરાએ તો કંઈ કોઈને ઠોકર મારી જ નથી પથરા કોઈ કોઈને ઠોકર મારે એવો છે એનામાં એવી શક્તિ છે એનામાં ચેતન છે એનામાં ચેતન નથી પથરો છે કારણ કે જ્યાં ચેતનવાળું ખડક હતો ને છૂટો પડ્યો ને પથરો પડ્યો જે ખડક આખો અખંડ હોય છે ને ત્યાં આગળ ચેતન હોય છે સમજાય છે આ એવરેસ્ટ હિમાલય એ ચેતન ચેતનવંતા છે જીવ એનું જીવ આયુષ્ય હજુ ચાલી રહ્યું છે આયુષ બોલો પણ એમાંથી ખબર ખરી પડે જ્યાં ટુકડાઓ તારે છૂટું પડી જાય જેમ આપણે અહીંયા આગળ શરીરમાં ડૉક્ટર સાહેબો કહે છે કે અંદરથી કોવાટ શરૂ થાય કોવાટ અંદરથી એટલે ધીમે ધીમે જો એને બરાબર ઉપાય કરવા ના આવે તો ખરવા મળે બધું એવું કહે છે સાહેબ હલો હવે તો ઉપાય તો કરવા ડૉક્ટર સાહેબે ખોરી કાઢે થોડો થોડો એમ તો બને એટલો પણ પહોંચી વરા એટલો બન્યો પણ પૂતગલ તો એટલું ઝીણું છે કે માણસની સત્તા જે હોય કરવાની એટલું પહોંચી વળે બીજી એનાથી આગળ ના પહોંચાઈ શકે પછી આગળ બધું જ્ઞાનીનું ફિલ્ડ આવે બધું જ્ઞાનીનું ફિલ્ડ કારણ કે દવા બધી મનના લેવલની હોય છે બધી શું કહ્યું હા એટલે અભિપ્રાય અને એ સ્પંદન તે જ વખતે સ્પોન્ટેનિયસલી એક બાજુ મન ખાલી થાય છે અને બીજી બાજુ મનનું સર્જન થઈ જાય છે અને મન એકલું હોતું જ નથી મન એટલે સ્પંદન સાથેનું મન આવું સર્જન થાય છે એટલી ઝીણી વાત છે અને ચાર્જ કે છે ચાર્જ શું કે છે અને શાસ્ત્રની ભાષામાં કર્મ બંધ કે છે શું કહ્યું કર્મ બંધ એટલે આ બધી ઝીણી બહુ સૂક્ષ્મ વાતો દાદાએ બહુ સાદી ભાષામાં આપણને સમજણ પાડી સમજ્યા ને એટલે શું નામ તારું હે હા હવે તું મીતા રહી હ તો મિતા કેવી રીતે કે મિતા એ આ શરીર છે દેહધારી છે દ્રષ્ટિ મિતાની આંખો છે આંખો મિતાની છે મિતાની છે તે આંખો જોવાની જુએ છે ના નથી જોતી આંખો આંખો દ્વારા અંદર શુદ્ધાત્મા છે એટલે આંખોની દ્રષ્ટિથી જોઉં છું દેખાય છે તને મોતિયો નથી થયો ને તો પછી શું કરો છો દેખાય છે આંખો જુએ છે એટલે દ્રષ્ટિ થઈ કે નહીં ઓળી જોઉં છું ઓળી બરતી હોય ને આપણે પૂજા કરીએ તો તારી આંખો બરે છે દજાય છે શું કરે છે એલી ઓરી પેસી જાય છે ને બારી નાખે એટલે દ્રષ્ટિ છે સમજાયું ને જો ત્યાં આગળ આંખો એ અગ્નિ આંખોમાં સીધો આવતો નથી તો હું શુદ્ધ આત્મા તે મારી શુદ્ધાત્માની દ્રષ્ટિ તો વ્યવહારમાં ગમે તેવું બને દુઃખવાળું સુખવાળું ગરમ ગરમીવાળું ઠંડકવાળું બધા બહુ જાતના છે દ્વંદ્વો એ બધા ગમે તે બને તે આપણને કશું કરી શકે જો આપણે દ્રષ્ટા છીએ તો એટલે તારી દ્રષ્ટિ મિતામાં હતી શું કહ્યું અને મિતા શું હતી દ્રશ્ય હતી શું કહ્યું એટલે બધું જ રીતે એટલે મિતાની આંખો દ્રશ્ય હતી શું કહે બોલ મિતાની આંખો પણ દ્રશ્ય હતી પણ હું જોઉં છું કે બોલતી હતી પણ હું જોઉં છું એવું બોલતી આંખો બોલે તો બોલે છે કોણ એવું એ હા તું આંખો જોડે એક થઈ ગયેલી જોડાઈ ગયેલી હે એને છૂટી પાડી આલી ત્યાં આગળ જ્ઞાનીનું ઓપરેશન કહેવાય એવું નહીં અને મોતિયાનું ઓપરેશન ડૉક્ટર પાસે જવું પડે રેટીના મોતિયાન જે કરવું તે કરવું ના સમજણ પડી એ બધી રીતે છૂટી પાડી દીધી તને સમજે ને સાંભળવાનું દેખવાનું ઊંઘવાનું ખાવા બધું બધું જ સમજણ પડી હવે સમજણ પડી ગઈ એટલે મિતા અને મિતાના ગુણો કયા અને મારા મારા ગુણો કયા એવા શુદ્ધ આત્મા ખરું કે નહીં આવી રીતે એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી એટલે જે શુદ્ધાત્મા આત્મા બ્રહ્મશક્તિ જે જોનારી શક્તિ છે કહ્યું શું કહ્યું અને તે શાશ્વત છે પાછી શું કહ્યું શાશ્વત શાશ્વત છે કે નહીં એને જન્મવાનું છે નહીં મરવાનું છે પણ જન્મી કેવી રીતે કે મરવાનું ના હોય એવી રીતે એટલે મૂળ દ્રષ્ટિ એટલે આત્માની દ્રષ્ટિ બ્રહ્મની દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિ ખુલ્લી થઈ એ ખુલ્લી થઈ એટલે એનો પરમ સ્વરૂપ એ પછી પામતી જાય ધીમે ધીમે ધીમે આ દેહમાં સમજાયું કે નહીં હાજી એટલે ક્ષત્રિયતા તમે એનાથી કે આવી રીતે થાય નહીં બેન શું આવી રીતે સમજ પણ સમજમાં લઈ શકો છો તમે અજા દીકરી કંઈ છે આવ્યો છે ભાઈ બંને જાઓ છો ને જાઓ હા જાઓ જાઓ બહુ મારા આશીર્વાદ છે એટલે સમજ લઈ લો તમે સમજ લો સમજાયું ને એટલે તમારી અંદર તમે ગમે તે અત્યારે પ્રકૃતિએ કરી નશો ચાર વર્ણ આપણામાં કયા છે ને ગમે તે વર્ણ હોય તે વર્ણમાં આપણે ના હોઈ શકીએ ગમે તો શુદ્ર વર્ણ હોય ને નીચે તો પણ અંદરનું એનું સારું હોય ઉદય બધા હોય છે અને ઘણા શુદ્ર વર્ણમાં સારા સારા દિલવાળા સંત પુરુષો થઈ ગયા છે મોટા મોટા અને આજે વખણાય છે ખરા આજે એ ક્વોલિટીના હોવા બહુ મુશ્કેલ છે હોય ના હોય એવું નહીં પણ ઘણી ગાંઠે કોઈક હોય આંગળીને વેડે કોઈ ગણીએ ને કોઈ નીકળે પણ તે મધ્યકાલીન હતા એવા હજુ નથી મળતું કોઈ આપણને મધ્યકાલીન આપને સમજાય છે હા પણ એ ટાઈમ છે વ્યવહાર છે તો ચાલ્યા જ કરવાનો એટલે કશું ના શોધીએ તો ખરા ને આપણે કંઈક આશરો તો જોઈએ ને એટલે જે હોય તે પછી પહોંચી જઈએ એની પાસે પણ ખબર ના પડે એને ટેસ્ટ ના કરે પરીક્ષા ના કરીને ધીમે રહીને પરીક્ષા કરતાં આવડવું જોઈએ નહીં તો માર ખાઈએ પાછા માર ખાઈએ બધા એટલે બધું આ ઝીણી વાતો છે બધી સમજાયું હા એટલે ભાવ ભાવ પોતાનો મૂળ સ્વભાવ અને પોતાના મૂળ સ્વભાવથી આ પર શરીર છે એમાં પરભાવવાળું શરીર છે એટલે પ્રાકૃત પરભાવવાળું શરીર છે એમાં એ પ્રાકૃત પ્રભાવે કરીને ગમે તેવું થાય પથરાએ આપણને ઠોકર ના મરી હોય છતાં આપણે ઠોકર ખાઈને પડી જતા આવીએ કે તરત જ પાછું આપણે ઊભા થઈ જવું જોઈએ અને પથરાને ભાંડીએ પાછા કે તે મને ઠોકર મારી રસ્તો રસ્તામાં સાનો ઊભો છું એવું કહીએ તો એ અતિક્રમણ કર્યું કહેવાય શું કહ્યું પથરો <laughs> નિશ્ચેતન ચતર તો આવું થાય તો પછી આ બધા જીવતા હાથે શું દશા થાય આપણી જીવતા હાથે રોવાનું રમવા હા જો બધું જોડે ને જોડે સમજાયું ને એ અતિક્રમ એટલે તરત જ પાછું ના ત્રણસો માર્ક છે તો મારી કંઈક ભૂલ છે એવું ભૂલ સમજાય એટલે પાછું એનું પ્રતિ કર્યું આવી ગયું ઓટોમેટિકલી ત્યાં આગળ જલ્દી થઈ જાય પ્રતિક્રમણ પણ આપણે <laughs> કેમ નથી થતા હે પોતે પોતાની ભૂલ સુધારે છે કે હવે આ તો અંગૂઠો આપણો એ કરી નાખ્યો આને તો સમજાયું ને હા અમારા બિપિનભાઈએ અમને બહુ સાદી ભાષામાં સમજાવ્યું હતું કે મને તો પ્રતિક્રમણનો અર્થ આ સરસ સમજાયો કે ઠોકર વાગી પડી ગયા એ અતિક્રમણ અને ઊભા થયા એ પ્રતિક્રમણ એટલે અમારે બિપિનભાઈ સાહેબ જો ત્યાં બેઠા બેઠા બધું સાંભળીને બધું મજા કરે છે અને વ્યવહારે એમનો બધો છે બહુ સુંદર સૂઝ ખીલી છે એમને બહુ સુંદર સૂઝ ખીલી છે નરેન્દ્ર કુમાર કઈ આવ્યા છે કઈ છે અરે આવીએ છે પછી હા કોક દાડો એક વખત કાઢી નાખ પણ તમને કહીને આવીશું એટલે તૈયારી રાખજો બધી એ બિપિનભાઈના મોટા બહેન છે અને જીજાજી તો ગૌતમભાઈ તમે આયા આજે બહુ આનંદ થયો કાલે જ આવ્યા એ અમેરિકાથી કાલે જ આવ્યા અને આજે આયા આજે કોઈ અરુણભાઈ કે કોઈ આવ્યું છે અચ્છા હા વાંધો નહીં એ તો પુણ્યશાળી છે બહુ પુણ્ય લઈને સારું આવ્યા છે એટલે યોગ થશે અમારા આનંદભાઈ બહુ બૂમા બૂમ કરે છે કે કેમ પધારતા નથી કેમ પધારતા નથી જોઈએ આપણે વ્યવસ્થિત પ્રાર્થના કરો બીજું શું કરી શકીએ હે કુદરત ને કે આરી આપજે કંઈક કે કંઈ સંજોગ આવો આવી જાય આપણને ભલે ને બે દાડા આવે પણ આવે આપણા હાથમાં નથી શું શું ને કેટલું ને કેમનું ભાવ તો બધો હોય કે આ બહુ સારું આ હોય તો સંજોગ ટકે બહુ સારું પણ દાદાએ કહ્યું છે કે સંજોગો માટે આવું આ ટકે તો સારું ના ટકે ના ટકે તો સારું એવું ના હોવું જોઈએ સંયોગો માટે હા કારણ કે સંયોગો બહુ જ રિએક્ટિવ છે શું કહ્યું બહુ જ રિએક્ટિવ છે હવે એટલા બહુ એટલે કઈ રીતે કહીએ છીએ કે આપણે સંયોગોનું વિજ્ઞાન જાણતા નથી એટલા માટે બાકી સંયોગો પોતે તો નેચરલી રિએક્ટિવ છે શું કહ્યું કારણ કે એ રિએક્શન સ્વરૂપે આગળ થઈ ગયેલા કરેલા એક્શનો હતા એના રિએક્શન સ્વરૂપે આજે હાજર છે મન વાણીને કાયાના સંયોગો સ્થૂળ સંયોગો બોલો સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો અને વાણીના સંયોગો વાણીના સંયોગો વાણીના પર છે અને પરાધીન છે પર છે અને પરાધીન છે અને પરાધીનતા કરાવે છે અને પરાધીનતા કરાવે છે નથી કરાવતા નહીં સમજાતું ને તને સ્થૂળ સંયોગો એટલે શરીરના આ પાંચ ઇન્દ્રિયો આ પાંચ દસ ઇન્દ્રિયો છે આ બહાર આ બહાર કામ કરે બધી પાંચ અને પછી એની અંદર જ્ઞાન છે એ ઇન્દ્રિયોમાં જ્ઞાન સાથેની ઇન્દ્રિયો છે એમ એમ નથી એટલે એને ભાવ ઇન્દ્રિય કહી શું કહ્યું કઈ ભાવ તો કે આપણે એમાં ભરાઈ પડ્યા હતા એ આપણે કોણ તો કે સ્વભાવ આપણે આત્મા પણ આત્મા બહાર નીકળીને કોઈને ભરતો જ નથી એ તો આત્મા ભરતો હોય તો આત્મા હોય જ નહીં રહે જ નહીં જગતે ના હોય કશું જ ના હોય ના સમજણ પડી કાયમના છૂટા જ છે એ તો પણ ભરાઈ કોણ પડ્યું તો કે આત્માની હાજરીમાં પોતે આત્મા નથી એમાં ભરાઈ પડેલો હું આત્મા છું એટલે હું એવો કર્યા કરતું હતું સમજાયું ને એને અજ્ઞાન ભાવ કહે છે જ્ઞાન આત્માને લાગુ પડે છે અને જે જ્ઞાન સ્વરૂપ નથી પ્રકૃતિ તેમાં હું ભરાઈ પડેલો છું તેને બધી રીતે મન વચન કાયા હર્ષા સમજ પડે કે નહીં હા એ વિભાવ કહેવાય છે સમજાયું આત્મા તો કાયમનો અવિનાશી છે એટલે એનો સ્વભાવને બધું જ એનું ગુણો હોય એ ગુણોની અવસ્થાઓ થાય જોવા જાણવાની બધી એ બધી અવસ્થાઓ એ છે અને એવી અનંત ગુણો છે પાછા એ બધી અવસ્થાઓ છે એ તો બધું જીણું બોલવાની જરૂર નથી સમજવાની કોઈ જરૂર નથી કોઈએ સમજાયું ને આપણે તો હું અને ફાઇલ આ બે સમજી લેવાનું શું કહ્યું હું અને ફાઇલ બીજું કશું નહીં એટલે ફાઇલ એટલે આ દાદાએ તો આ ચારેય યુગનો સરવારો બધો થાય એવું સુંદર આપ્યું છે અને આજ્ઞામાં આખું બધું વણી ગયેલું છે કેવળ જ્ઞાન વણી ગયેલું છે શું કહ્યું કેવળ જ્ઞાન સર્વજ્ઞતા આખી અમક વણેલી છે પરંતુ ધીમે ધીમે આપણે જ આપણા બધા વીટેળા કુંડાના હતા બધા વ્યવહારના એમાંથી જેમ જેમ નીકળીએ તેમ તેમ ખુલ્લું થતું જાય આપણું સમજાય છે કે નહીં હા ચાલે લે ભાઈ આ કોનું છે એક પદ લો પછી લઈએ આપણે છે ટાઈમ છે ટાઈમ ચાલો હે જ્ઞાન પાંચ આજ્ઞામાં બોલો બરોબર જ્ઞાન અડધર લીધી નહીં રોજ લેવાની હા તને કહી દઉં લેવાની રાતે રાતે ને સવારે બે ટાઈમ ચાલો જ્ઞાન પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ વિશ્વ માર્ગ બુદ્ધિ તર્ક વિશ્વ માર્ગ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં આ પદ કવિરાજનું નીકળ્યું છે આ રચના થઈ છે એમનાથી આપણે આજ્ઞાધર્મીઓ માટે એટલી સુંદર રચના છે કે આમાં ક્ષત્રિયતાના ગુણો ખીલ ખીલવે એવી છે આમાં એટલે આર્મીમાં માર્ચ પાસ કરવાનું હોય એમાં કેટલા સેંકડો હોય પણ અત્યારે જોઈએ તો આપણે તમે છવ્વીસમી જાન્યુઆરી જોયું કે નહીં તો બહેનો જોડી ગઈ બહેનો એવી હતી લે આ બહેનોનું ચાલ્યું છે હમણાં તો તળેવમાં આર્મી નેવલ અને પછી બધી જાતની તે બહેનો બધું જ હોય <laughs> આ બધું ખેલ્યું છે આજે સમજાયું ને એવું આ અમારે છે એટલે બોલતી હોય જ્ઞાન પાંચ આજ્ઞામાં આવું કરવાનું બોલો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સંયોગો જ પરાધીન સંયોગો જ પરાધીન સંયોગી પુરાવા કરતા સંયોગી પુરાવા કરતા નૈમિતિક ભમરડો નૈમિતિક ભમરડો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ક્રમાક્રમને વૃદ્ધ વૃદ્ધિ હાનિ ક્રમ ક્રમની વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસનાની રકમ ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં કઈ રીતે બોલવાનું આવું જાણે કે આર્મી ડિસિપ્લિનમાં હોય એવી રીતે બધી બધા એમાં કેવી રીતે રહેવાનું વાયુ જળ પૃથ્વી તળે રીતે રહેવું પડશે શું કહ્યું અને શરીરમાં બધું જ પડ્યું છે આ બધું અવકાશ દેખાય છે એ આકાશ તત્વનું બધું અવકાશ છે છતાંય પૂતગલથી ભરપત છે ભરચક છે બધું ભરચક છે બધું સમજાયું ને એટલે અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞાશક્તિ સંચાલિત અંતરાત્મ દશાએ કરીને આ ફાઇલ સ્વરૂપ જે છે આજ્ઞાધીનપણામાં મુકાયેલી ફાઇલ છે તે અંતઃકરણ સ્વરૂપે છે તેમજ બહારતા શરીર પર છે શરીર આખું અંતઃકરણને બાહ્યકરણનું બનેલું છે એ ફાઇલ આખી એટલે અંતરાત્મા દશા સામે એક ત્યાં આગળ આવે છે બધું અને ફાઇલ જોડે રહેવાનું એટલે તે વખત બોલતી વખત આપણે અંતરાત્મા સિવાય બોલાય આપણે અને આપણી ફાઇલ આગળ જ બોલાય આપણે બધા બોલીએ પણ અંતરથી આવું રહે આપણને ઉપયોગ એવો રહ્યા કરે સમજાયું ચાલ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચે રાગ દ્વેષે ચોટ ખેંચે રાગ દ્વેષે જગત ગામી ભાવોત્પાદ જગત ગામી ભાવોત્પાદ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં મારું કયું તેજ ચોટ્યું મારું કયું તેજ ચોટ્યું ફાંસી આવે ઘડામાં ફાંસી આવે ઘડામાં વળગી પડે લફરા બહુ વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં માત્ર સમે સંસરણ માત્ર સમે સંસરણ પૂદગલોની અથડામણ પૂદગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવતો મરતો કોઈ નથી જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાધામાં ભ્રાંતિ રસના સાંધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ટકતી નથી અવસ્તુઓ ટકતી નથી અવસ્તુઓ કાળા ધારે મૂલ્યાંકન કાળા ધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ખોટું બુદ્ધિ વાળું ડહાપણ બુદ્ધિ વાળું ડહાપણ જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં ડખા વગર ખાઈ લેવું ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં આવ્યું જે ભાણામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન મન કરુણાથી મોક્ષ માર્ગ ખુલિયો મોક્ષ માર્ગ ખુલિયો મહામૌન આશીષોથી મહામૌન આશીષોથી સહજે વિશ્વ ભૂલિયો સહજે વિશ્વ ભૂલિયો જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે ¡Sí! ચિત્ત આત્મ રમણામાં ચિત્ત આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમ મનેમ આશ્ચર્ય એમ મનેમ આશ્ચર્ય રાત દાડો વધે છે છે જાત દળો વધે છે નિકાલી દુકાન માએ નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મઢે છે દાદા જ્ઞાન મઢે છે જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ આત્માના જોડી ના રહી શકાય આવી રીતે બે ગુણો જુદા છે ના રહેવાય આ જીવવાનું આજે આજ્ઞાધર્મથી ચાલ પ્રકૃતિ પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ આત્માના વ્યવહારે ધર્મ ધ્યાન વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં શુક્લ ધ્યાન સમજમાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત થ થતા શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા કે છે એટલે કે ચિત્ત એ જ્ઞાન અને દર્શન ગુણ બે ભેગા કરે ત્યારે ચિત્ત શબ્દ યોજાય છે ચિત્ત જો વ્યવહારમાં હોય તો વ્યવહાર તે હું છું એવી રીતે રહે તો એ ચિત્ત અશુદ્ધ સ્વરૂપે કામ કરે છે કેવી રીતે કારણ કે વ્યવહાર જોડે આપણે એકાકાર થયા શું કહ્યું આ વ્યવહાર શું છે એ સંયોગ સંબંધી છે કે નહીં બોલો કે પછી સાદી સંબંધથી છે વ્યવહાર જોડે સાદી સુધા છીએ આપણે ના ના ના આટલું સમજો થઈ ગયું ને તો અહીંયા ભારતના લગ્ન સંસ્કારો છે ને એનું પવિત્રતા સમજાય આપણે બધાને બહુ એ પવિત્ર છે ભારતના સંસ્કાર કયો એને એને સંસ્કરણ થાય છે માનવનું બધું એમાં તો અને આ પ્રકૃતિ આપણે સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતાં એટલે શુદ્ધાત્મા પર પ્રાપ્તિ થયા પછી આપણને પ્રાપ્તિ થઈ એટલે આપણી આદિ મંડાણી સાની મુક્તિની શું કહ્યું જેના જે મંડાણ થાય તેનું તે પરિપૂર્ણતા થાય એ નિયમ છે એ શાશ્વત નિયમ છે શું કહ્યું જેની આદિ થાય ભાત મૂક્યા ચોખા મૂક્યા છે તોય પણ ભાત મૂક્યા અને આદિ થઈ અને ચોખા એ પરિપૂર્ણ થાય કે નહીં નહીં તો ભાત ખાવાનો કેમ ન મળે સમજાયું ને એટલે સ્પષ્ટ શુદ્ધ દરેક આપણે ફાઇલોનો નિકાલ થતાં થતાં આપણી ચિત્તમાં જેટલી શુદ્ધતા આવે એટલે કે વ્યવહારમાં ભરાઈ પડેલા નીકળતા જઈએ એટલો વ્યવહાર શુદ્ધ થયો કહેવાય શું કહ્યું અને જેટલો વ્યવહાર શુદ્ધ થયો તો આપણે શુદ્ધાત્મા જ છીએ આપણે એટલે શુદ્ધાત્મા સ્વરૂપી તો છીએ જ આપણે એટલે વ્યવહાર શુદ્ધ થાય તેમ હોય એટલે સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતાં લખ્યું એ વ્યવહાર ચિત્ત લખ્યું છે શું કહ્યું અને એના કારણે જ દર્શન આવરણ હોય છે આપણે શુદ્ધાત્મા ઉપરના એ એટલા આવરણ ખસ્યા શું કહ્યું એ દર્શન આવરણ કર્મ ફર છે પાછું સમજાયું ને એ જેવી રીતે આંખો છે બગડી જાય ચશ્મા પહેરીએ એવું આપણે શુદ્ધાત્મા પર ચશ્મા રૂપી આવરણ આવેલા છે આપણા કરતા ભાવના એ દર્શન આવરણ કહેવાય બધા સમજાવ્યું બધા જાત એટલે સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા પછી તત્વદ્રષ્ટિ ઉપયોગ એટલે આપણું ઉપયોગ સ્વરૂપ આપણું તત્વદ્રષ્ટિ બધું એટલું એટલા ભાગમાં સમજાય ને બધા ભેગા થયા એટલું રહ્યા કરે ચાલ્યા કરે અવસ્તુ તે ને દેહ જ્ઞેય આ દેહ વસ્તુ નથી અવસ્તુ છે બીજા શબ્દોમાં કહીએ તો અવિદ્યા કહેવાય છે એને શું કહ્યું અવિદ્યા અવસ્તુ તે દેહ જ્ઞેય કે છે જ્ઞેય એટલે જે જણાય તે શું કહ્યું બોલો તો આપણે જાણનાર છીએ શુદ્ધાત્મા તો જણાય ને હે નહીં તો જ્ઞેય જ જાણનાર બની જાય તો શું થાય ભટકામણ થઈ જાય નહીં સમજાયું હા જ્ઞેય જાણનાર હોય હું જાણું કે આ શું છે આ મને કહેતા નથી આવડતું કોને હે મને વેબ કેમ બોલતો હોય નથી આવડતું આ સ્ટેન્ડ છે તો સ્ટેન્ડ બોલે કે હું છું સ્ટેન્ડ એવું બોલતા એને બોલવામાં આવી જાય તો એ કેવું શું કહેવાય જોનાર આપણી એ પાછા એમ શક્તિ નથી ને એટલે આપણે એની જોડે એક થઈ ગયા એક થઈ ગયા આપણે સ્ટેન્ડ થઈ ગયા કે નહીં પછી અને સ્ટેન્ડ થયા શું દશા થાય પછી ભટકવું પડે કે નહીં એમાં બહાર નીકળવું પડે ને એટલે અવસ્તુ તે દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધિ યોગ એટલે હું જાણનારો છું જ્ઞેય એટલે દેખ જણાતી વસ્તુઓને હું જાણનારો છું મનમાં વિચાર આવે તે શું કહ્યું બુદ્ધિ આપણને જે કંઈ બુદ્ધિના પ્રમાણે કર્મફળ હોય તે સમજાયું આ શરીરનો અહંકાર છે અહંકાર પ્રમાણે જે કંઈ આવે તે સમજાયું ને અને શરીરમાં આ દર્શન આવરણ જ્ઞાન આવરણને લીધે જે બધું કર્મફળ આવે તે બધું આવ્યું અમુક એટલે એ બધામાં પછી આપણે આટલી શુદ્ધિ થાય વ્યવહારની એ જ પ્રમાણે આપણું દર્શનનું આવરણ ઓછું થાય અને ચોખ્ખું દેખાતું જતું જાય એટલે શુદ્ધ જ્ઞાને યોગ કે છે સિદ્ધિયોગ એટલે હું શુદ્ધાત્મા છું સિદ્ધ પત્તો મળી ગયું સર્વજ્ઞતાનું પણ એ બીજ સ્વરૂપ મળ્યું છે કેવું એટલે હવે આજથી તમારે તમે તમારી જાતે જ પોષણ પામતા જશો તમારે બહાર કોઈની જરૂર ના રહી સમજાયું કે નહીં એટલે તમને બધું કાલે સમજાવવામાં આવ્યું હતું ને બધું કાલે અને આજે પાછું પાકું થઈ ગયું બધું બરાબર છે ને સાહેબ એટલે એવી રીતે બોલો ફરતી સ્પષ્ટ શુદ્ધ સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ સિદ્ધયોગ શુદ્ધ જ્ઞાને સિદ્ધયોગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ઘને ગારી નિર્જરે છે ઘને ગારી નિર્જરે છે જોઈ જાણે મુક્ત મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથારથ જ્ઞાન સ્વરૂપ યથારત જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્ત મુક્તાત્મા દગમવા મુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આ ગનેગારી શબ્દ યોગાનુયોગ મુંબઈમાં દાદા ચંદ્રકાંતભાઈ આપણા વાલા એમના સિસ્ટર હતા શું નામ હતું બેનાબેન કરીને અને ત્યાં મુંબઈમાં એ બેને બાળક જન્મ્યું અને જન્મી એવું દાદાને ખોરા મૂકવામાં દાદા ગયા હતા એટલે એમને તો સગાઈ હોય પૈસા ગયેલા તે હિસાબે મૂકવામાં આવ્યો હા ઓ હા તે જ વખતે ચંદકમયના મધર માતાજી સવિતાબા હાજર હતા અને બીજા હતા થોડા ત્યારે દાદા એમને પૂછ્યું દાદા આ મને આ જોઉં છું ખરું પણ મને ચંદ્રકાંતભાઈ પર વધારે ભાવ આવે છે તે શું છે આ બધાય મારા છે બધું છે તો એમના પર કેમ વધારે ભાવ આવે છે તારે દાદાએ સમજાયું કે તમને ભાવ આવે છે તે તમારો નથી પણ તમારી ગનેગારી છે એમાં શું કહ્યું એ ગનેગારી શબ્દ બહુ સુંદર તે પ્રસંગનો નીકળ્યો ત્યાર પછી પ્રયોગમાં આવ્યો બહુ સુંદર હતો આ તમારી ગનેગારી છે હા એટલે ગુનો નહોતો કર્યો તમે ગુનો નહોતો કર્યો પરંતુ કુદરતનો સિવિલ ગુનો ગણાય છે અને ગનેકારી કહેવાય છે કુદરતના કાયદાને ન પાડવા સંબંધીનો સિવિલ ગુનો કહેવાય છે એટલે આ મનુષ્યો છે એટલે બધા સિવિલ ગુનાઓ થાય પણ મનુષ્યમાં જીવન જેવું હોય ને એવા પ્રકારના ગુના કુદરતના થાય હિંસક હોય તો હિંસાવાળા થાય જાત જાતના હોય છે બધું શું એટલે આ સમજાયું એટલે ગનેગારી શબ્દ બહુ મોટો છે ગુનેગારીને ગનેગારીમાં આકાશ જમીનનો ફેર છે ગુનેગારી એ ક્રિમિનલ ગુનો ગણાય છે જેની સ્થાન બહુ જુદી જાતનું હોય છે અને ગનેગારી એ સંસારમાં સિવિલ જેલ છે આપણા બધા મનુષ્યોની સમજાયું ને સિવિલ એટલે સિવિલ જેલને શું કહે છે આપણે સાદી જેલ કે શું કહે છે સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ અને ગુનેગારી વાળાની કેવી ક્રિમિનલ આખરી પથરા તોડાવાના બહુ માર ચાપકા ખાઈને બધું જ થાય એમાં તો અને ભાગવા છૂટ્યો તો કપાઈ જાય ખલાસ થઈ જાય પછી એવું એટલે ગનેગારી નિર્જરે છે ગનેગારી શબ્દ આવી તેનો નીકળ્યો દાદાથી એટલે જેવો વ્યવહાર હોય ને જ્ઞાની પુરુષ જ્યારે આવે ને તે વખતે તમને સહેજ નીકળી જાય એ વાત એટલે કુદરતમાં રહસ્ય ખુલ્લું થાય આપણને કે આ મનુષ્ય જીવનમાં આપણું જીવન છે એમાં આ બધું શું છે આ ઘણા ભેદો હોય છે પુષ્કર ભેદો જેટલો વ્યવહાર બધા ભેદો ન રહ્યા એના સમજાયું ચાલો જય સચ્ચિદાનંદ બહુ આ પદ લેજો અમારા તમારા કયું પેલો પ્રયોગ છે તે કવિ રાજનામાં આ પદ અને સર્વસ્વ અને આહવાન બે આટલું લેજો જાઓ હમ અને એટલું લેજો અને બીજું લેવું હોય તો પેલું નિસ્વરૂપ છે હા આટલું લેજો હમણાં એની આખું કરી બે સીડો બે બાજુ થઈ જશે તમારે કોઈ વખત લેજો તમારે ફુરસદના સમયે આપણે આ બે આવ્યું છે લઈ લઈએ આપણે હરીશભાઈ સાહેબ ઓકે થોડા દસ પાંચ એક મિનિટ વધારે થાય ચાલશે મહાત્માઓ ચોક્કસ દાદા હા ચાલો હા નીચેના આપતા સૂત્રો આપણે આ ધીરુભાઈ ગાંઠાણી એમને આ દાદાના આપતસૂત્રો વ્યવહાર સંબંધીના છે તે બે આપતસૂત્ર પૂછ્યા છે પહેલું છે ત્રણ હજાર છસો ને અગ્નોસિત્તેર અને ધીરુભાઈ સાહેબનો કાગર પહેલો લોગો આ બનાવી દીધો છે એમને હંમેશા તરત જ કે ઓ નમો વિતરાગાય જય દાદા ભગવાનના અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ આ લોગો બનાવી દીધો છે એમને બધાનો લોકો થાય ને કાં તો ઓમ લખીએ કે સદગુરુ આવીને મન એવું એમને લખી નીકળ્યું અને પછી કહે છે કે આપતા સૂત્રો એમને સમજવાની ઈચ્છા છે ત્રણ હજાર છસો ને અગ્નો સિત્તેર શુદ્ધ વ્યવહારમાં કશુંય કરવું ના પડે બોલું એ તો ઓટોમેટિક થાય એ નિકાલી છે શુદ્ધ વ્યવહારમાં અહંકારની જરૂર નથી હોતી શુભ વ્યવહારમાં અહંકારની જરૂર હોય છે આ સૂત્રમાં શું સમજવું છે તમારે કહો હા હા એટલે જે નિકાલી સ્વરૂપ વ્યવહાર છે એ બધો ઓટોમેટિક સ્વરૂપ ઓટોમેટિક છે શું કહ્યું નિકાલી સ્વરૂપ નિકાલી સ્વરૂપ એને સાથે આપણે નિકાલી શબ્દ મૂકીએ છીએ કે શાસ્ત્રમાં એને નિર્જરા કહી છે પણ એ નિર્જરા ક્યારે કે આપણે આપણો ભાવ સંવર થયો હોય તો એટલે કે આપણું હું પણ જે અનાત્મા ભાગમાં શરીરમાં ભરાઈ પડેલું હતું એનાથી જ્ઞાની પુરુષની કૃપાથી એ છૂટું પડીને એ પોતે પોતાના સ્વભાવ પ્રકૃત સ્વભાવમાં આવી જાય છે એ શરૂઆત થાય છે આવવાની એટલે કે આ વ્યવહાર વ્યવહારથી જ છે શરૂઆત થાય છે ત્યાં આગળ હે અને હું જે અવિનાશી છું શાશ્વત છું અજન્મા જમ અમર એવો હું શુદ્ધાત્મા છું એ આપણે હું સ્વરૂપે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે નોખા પડીએ છીએ આ બે છે એટલે પછી એટલો બાકી આપણા હાથમાં વ્યવહાર ઓટોમેટિક છે પણ હજુ આપણો બધો ચિત્રનો ચોપડો છે ને એના કારણે ઓટોમેટિક નથી રહેતો એટલે ઓટોમેટિક નથી રહેતો અને ઓટોમેટિક થવા દેવા માટે આપણે ત્રીજી ચોથી આજ્ઞા સમજાવવી પડે છે કાલી સાહેબે બહુ વિસ્તારથી સમજાવી તમને સમજાયું ને એટલે આપણે હું કરું છું ની સંજ્ઞામાંથી હજુ પૂરેપૂરા નથી નીકળી શક્યા આપણો ડિસ્ચાર્જ અહંકાર એટલે ઓગળતો અહંકાર બાકી રહ્યો જે જામી ગયેલો હતો આપણા આપણા ચિત્રામણથી એ રહ્યો છે એના કારણે એટલે હું કરવાની સંજ્ઞા રહી ડિસ્ચાર્જમાં તેમાંથી નીકળવા માટે આપણે આજ્ઞા મૂકવી પડી આપણે જ્ઞાની પુરુષથી દાદા ભગવાનથી જ્ઞાની પુરુષથી કે વ્યવસ્થિત શક્તિ વ્યવહારની બધી વ્યવસ્થિત શક્તિ કરતા છે બધા જ વ્યવહારની શું કહ્યું એ કહેવા શું માગે છે કે ભગવાન આના કરતા નથી અને જગત શું સમજે છે કે ભગવાન કરતા છે આ જ આટલો ભેદ આખો અને આજે અક્રમ માર્ગ એટલે અપવાદ માર્ગ આ કળિયુગમાં નીકળ્યો છે તેમાં આ જ ભેદ આખો સમગ્ર ભાવ બધી જ રીતે ખુલ્લો થયો અક્રમ વિજ્ઞાનથી અક્રમ વિજ્ઞાનથી એટલે ભેદ જ્ઞાન પામ્યા પછી આપણને જેમ જેમ આ વ્યવહાર વ્યવહાર છે એવું સમજાતું જતું જાય હું નથી એ વ્યવહાર હું તો શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માની જોડે વ્યવહાર થતા સમજાય અને ના રહેવાતું હોય તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરી લે શું કહ્યું એટલે પછી શુદ્ધાત્મામાં રહે અને પછી વ્યવહાર એટલે પૂરણ ચાલે તો સંભાવ નિકાલ પણ થાય સારી રીતે થાય સાહેબ બિલકુલ એટલે આ પ્રમાણે એ ત્રીજી ચોથી આજ્ઞાનું મહત્ત્વ છે કારણ કે આ કળિયુગમાં આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણે પોતે આપણાથી પ્રાપ્તિ નથી થઈ અને આવું અદ્ભુત ભેદ જ્ઞાન પોતાથી પોતે પ્રાપ્ત ના થઈ શકે ક્યારેય નહીં આ ત્રિકાળ સિદ્ધાંત છે ત્રિકાળ પરંતુ આ આજના જગતમાં વ્યવહારમાં લૌકિકતામાં કોઈ સમજી ના શકે એટલે આપણે બોલાય નહીં આવું કારણ કે બધો વ્યવહાર માર્ગ રહ્યો આખો નહીં તો એમને રસ્તાઓ રૂંધી જાય બધા એટલે જેને જ્યાં છે તેમ ત્યાં બધા રવા દઈને પણ એમાં એને એની અંદરની વર્તના શું કહ્યું હા અભિપ્રાય સ્વરૂપ એમાં ફેરફાર કરી શકીએ આપણે અભિપ્રાય સ્વરૂપ એટલે એનો ઉત્તર દક્ષિણને ઉત્તર માનીને ચાલતો હતો શું કહ્યું એટલે ઊંધું મોડું રાખીને છતો ચાલુ છે એવું માનતો હતો એને ધીમે રહીને આપણે ફેરવે ફરે એવું કરી આપવાનું બીજું કશું નહીં એટલે અત્યારે તેનો સુધારો થાય પછી આગળ વધે એ તો આ વ્યવહાર માર્ગ છે આખો વ્યવહાર ક્રમ માર્ગ કહેવાય છે આખો બધો પરંતુ આપણે આજ્ઞા ધર્મ અને અક્રમ પ્રાપ્તિ થઈ એટલે આપણે એમ ના સમજીએ કે આપણો બધો બાકી વ્યવહાર રહ્યો હતો તે હવે અક્રમ રીતે એની નીકળી જશે નીકળી ગયો એવું કઈ રીતે માનો તમે તમારું ચિત્ર ચોપડો જેવા ભાવે ને જેવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કારભાવથી છે એ જ પ્રમાણે એ જ દ્રવ્ય એ પ્રમાણે તમારા જ્ઞાન સ્વભાવથી એ ઉકેલાતો જાય અને જેટલો ઉકેલાય એટલો હવરા થઈ ગયા તમે સમજાયું ને આપણે આપણને એટલે આપણને અહંકાર અને મમતાથી તો મુક્તિ મળી એ કયા જીવતા અહંકાર મળતા વગરનો હોય નહીં અને એનાથી મુક્તિ મળી એટલે જીવતા અહંકારથી અને મુક્તિ મળી એટલે જીવતો અહંકાર મરણ અવસ્થાને પ્રાપ્ત થયો શું કહ્યું આપણી અંદર હા એટલે આપણો જીવતો હું હતો જીવતા અહંકારવાળો એ મરી ગયો અને હવે શરીર જે અહંકારથી જીવી રહ્યું છે એ અહંકારવાળો આ હું આ રહ્યો તે કઈ રીતે રહ્યો તો કે આજ્ઞાથી સમજણ પાડી કે આ વ્યવહારથી રહેલો છું તું તે વખત તમને સ્વાદ તો આવી ગયો પણ બીજા દિવસ આ ખુલ્લું થઈ છે પ્રજ્ઞા તમને રાખે પછી તમારી પ્રજ્ઞા ખુલ્લી થાય છે એની તમને સમજ આપવામાં આવે છે સમજાયું ને કે હવે આ ડિસ્ચાર્જ થતો છે ઓગળતો માલ બધો અને હું છું શુદ્ધાત્મા નિરહંકાર સ્વરૂપ સમજાયું ને કેટલો હશે શુદ્ધાત્મામાં અહંકાર કહો છે બધા બધા જ જાણે આમાં કોઈને કેવું એટલે વ્યવહાર છે ને આ બહુ ગુણ વસ્તુ છે આ તો બહુ મોટું શાસ્ત્ર છે આખું બધા જે જૈન દર્શનમાં શાસ્ત્રો આવ્યા છે ને એમાં કુંદાચાર્યજી આચાર્ય ભગવાનથી મહાવીર ભગવાન પછી પાંચસો વર્ષે એટલે કે આજથી લગભગ બે હજાર ઉપરના વર્ષોએ દક્ષિણ ભારતમાં આ સમર્થ આચાર્ય થયા આમ તો જૈન જૈન માર્ગમાં એ દિગંબરી કહેવાય છે શ્વેતાંબરીની દિગંબરી બે મુખ્ય ફાંટાઓ છે એટલે તેમાં થયેલા અને ઉત્કૃષ્ટ બ્રાહ્મણ હતા ઉત્કૃષ્ટ બ્રાહ્મણ હતા અને એમને એ આચાર્યપદ થયું બહુ અને એમાં જ્ઞાની પુરુષનું એટલે મહિર ભગવાનનું જ્ઞાન શુદ્ધ જ્ઞાન ચાલ્યું આવતું હતું અને કર્ણો કરણે બધું ચાલ્યા કરતું હતું સરખી રીતે એમાં એ બધું આછું પાતળું થતું ગયું બસ દોઢસો એક વર્ષ પછી મહાવીર ભગવાન પછી લગભગ દોઢસો પાણી બસો જે હશે તે એ પછી બાકીના વર્ષો બસો ત્રણસોમાં એ થવા લાગ્યું ત્યારે એમને જોયું કે આ મૂળ જ્ઞાન તીર્થંકર સર્વજ્ઞ પુરુષોનું હવે એમાં આવરણો આવતા હશે ને એમની સમજણો બધી રહેતી નથી સરખી એવું થવા લાગે છે ત્યારે એમની સખત તપશ્ચર્યાથી એમને આ બધું બહુ બધા આવરણો ખુલ્લા થયેલા અને બહુ સુંદર સિદ્ધાંત એમને સેટ થઈ ગયેલો હતો વિતરાગોનો સિદ્ધાંત શું કહ્યું વિતરાગોનો સિદ્ધાંત શું છે કે એમની ડિક્શનરીમાં તું કરું છું તેઓ કરે છે એ કહે છે ને કરું છું કરું છું હા એ દાદા ભગવાનનું છે બહુ સુંદર સૂત્ર છે તે એમ ભગવાનની ડિક્શનરીમાં હતું જ નહીં એવું બોલે છે દાદા ગજબના છે દાદા આ અમે જોયું ત્યાં નવનીભાઈ સાહેબની ઓફિસમાં ત્યાં કહું કે આ સાહેબ કંઈથી લે કે બહુ સારું છે એટલે મને ગમી ગયું મેં રાખ્યું તમારે કોપી કરી આવો મેં ઘરે રાખ્યું છે બહુ મજાનું છે દાદા પોતે દાદાના હાથમાં બોલે છે તે સૂત્ર સમજાયું એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને આ વ્યવહાર વ્યવહારના પોતાના સ્વભાવથી જ એ પોતે કરતા પણ લઈને આવેલો છે શું પણ એનું સ્વતંત્ર કરતા પણ નથી એ પર છે ને પરાધીન છે એવી વ્યવસ્થિત શક્તિ છે એ વ્યવસ્થિત શક્તિ કરાવનારી છે પણ કરાવે છે કેવી રીતે કે વ્યવસ્થિત શક્તિ તો વિશાળ છે સમષ્ટિ સ્વરૂપ છે અને તે કંઈ બધાની અંદર આઈન કરાવતી નથી પરંતુ એના માટે માધ્યમ જોઈએ કરાવવા માટેનું તે કુદરત તે કુદરત એ માધ્યમ છે વ્યવસ્થિત શક્તિ બધા સંજોગોને બધું આપણું સોફ્ટવેર બધું ભેગું કરે પછી હાર્ડવેર એનાથી બધું કુદરતથી આપણે આપણું બધું થવા મળે એમાં કુદરત આવે પછી એટલે માણસના જીવનમાં માણસ માટે કુદરત મુખ્ય છે આપણે બધાએ એટલે કુદરત સમજ્યો તો કલ્યાણ થઈ ગયું કુદરત ને કુદરતના કાયદા એ કાયદા સમજાય તો જ કુદરત સમજાય ને એમ એમ ક્યાંથી સમજાય આપણને બરાબર છે ને એટલે વ્યવહાર વ્યવહારથી જ વ્યવહાર સ્વરૂપે વ્યવહારનો કરતા છે આ એક બહુ સમજવા જેવી વાત છે બહુ વિસ્તાર છે એનો મોટો કારણ કે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા સ્વરૂપે કોઈ પણ પ્રાકૃત ક્રિયાનો મનનો વાણીનો કાયાનો અંતઃકરણનો કે બાહ્યકરણનો કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી એ વ્યવસ્થિત શક્તિ કરતા છે પણ કુદરત અને કુદરતથી બધા સંયોગો પણ થઈ અને વિસર્જન થાય છે તે ભેગા થવું કુદરતનું કામ છે અને વિસર્જન થવું એ કુદરતી છે એ પણ કુદરતી છે પણ વિસર્જન વખતે આપણે આપણું પણ સર્જન કરી નાખીએ છીએ અજ્ઞાન ભાવથી તરત જ એક બાજુ વિસર્જન થાય છે બીજી બાજુ સર્જન થાય છે બધું એક સમય છે આ થયા કરે છે ત્યાં આગળ આ સર્જન થતું બંધ થઈ ગયું અને વિસર્જન ચાલ્યા કરે છે પણ આજ્ઞાધીન પડે રહેવું પડે આપણે આજ્ઞાધીન પડે એટલે બહુ કડક કર શરત મૂકી નહીં કે સહેલી આજ્ઞા અઘરી છે સહેલી કહે મિતા અઘરી કેવી રીતે કે આ મિતા જેટલી અઘરી છે ને એને અઘરી લાગે છે જેટલી સહેલી થાય આમાં સમજણ પડી ને સહેલી થઈ કહેવાય શું કહ્યું મિતા જેટલી અઘરી હશે એટલી આજ્ઞાઓ અઘરી લાગશે અને સહેલી થતી જ હશે પાડતા પાડતા આજ્ઞાઓ સહેલી થતી સહેલી થશે તો સીધી વાત છે એટલે મિતામાં બધું છે સહેલું નગરું બધું સમજાયું ને એ કુદરતી કુદરતીપણું છે અકુદરતીપણું જેટલું નીકળે અઘરાપણું નીકળી ગયું અને જેટલું નીકળ્યું એટલું કુદરતી કુદરતીપણું થયું એ સહેલું રહ્યું પછી એની મેં તો ચાલ્યા કરે એટલો ભાગ તો પણ એ ધીમે ધીમે ધીમે ધીમે એમ એમ આવે કંઈ તમારે તો અત્યારે ચટ મંગની પટ વિવાહ આવા બધા જોયા તમને લોકો એવું કેમનું ચાલે ચાલો બીજું સૂત્ર છે ત્રણ હજાર છસો ને સિત્તેર નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે બોલું નહીં તો નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે સમજી ગઈ રીત રીત સમજી ગઈ ને અઘરી છે શૈલી બોલ હા ત્યાર પછી જેવો કા અને એવી આજ્ઞા અને એ પ્રમાણે આ તો સમજો ને આટલા અઘરા કરિયુગના જમાનામાં કરિયુગના જમાનામાં કે આજુબાજુ કેવું વાતાવરણ છે બધું બધું જ નેગેટિવ વાતાવરણ બધું સમજાયું ને એટલે આમાં કંઈ શું છે કહો બરાબર થઈ ગયો લો આગળનું સૂત્ર સમજાવ્યું એટલે એની આને બે જોડે જોડે છે બહુ સારી વાત છે તમે વ્યવહાર સારો મૂકો છો આ છેલ્લું લઈ લઈએ ભાઈ એક આટલું છે આ આનો મોટો સત્સંગ નીકળશે પણ એ દાદી સોમવારે રાખીએ આપણે તો એવું રાખી મૂકો ભાઈ આ રાખી મૂકો એમને આહાર વિશે ખાસ પૂછ્યું છે આહારના આહારના દોષો એ તો બહુ સારો વિસ્તાર થાય એવો છે ચાલો બસ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો આય રિયાણમ નમો વજાયાણમ નમો વજાયાણમ નમો લોય સવસાવણમ નમો લોય સવસાવણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવપણાસળો સવ પાવપણાસળો મંગલાણમ ચ સવિસિમ મંગલાણમ ચ સવિસિમ પરમમ અવય મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાન અશિવ જય હા સંગપતિ હરીશભાઈ આપણને જરા અગ્નિ સૂચનાઓ આપે છે જોઈ લઈએ જય સચિદાનંદ હવે પછીનો પૂજ્ય દાદાજીનો સત્સંગ સોમવારે બે તારીખે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે અને શનિ અને રવિ જે રેગ્યુલર ચોવીસ કલાકની કીર્તન ભક્તિ છે એ મહાત્મા રસિક કાકા દાદાજીના નાના બ્રધર એમના પરિવાર તરફથી ભાદરણ મુકામે રાખેલી છે જે દસ વાગે ત્રિમંત્ર નમસ્કાર વિધિ અને અગિયાર વાગે સ્વરૂપ કીર્તન ભક્તિ શરૂ થશે રસિક કાકાનો અને દાદાજીના ફેમિલીનો બધાનો બહુ જ ભાવ છે <laughs> જે આવી શકે બધા જરૂર પધારજો ગૌતમભાઈ આવજો ખરું કે નહીં ચાલો બધા જય સચિદા અને દાદા એક મિનિટ આજની ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ સાંજના સાડા પાંચથી સાડા સાત બાબુકાકાના હોલમાં રહેશે શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ મહાત્મા પ્રફુલભાઈ મિસ્ત્રીના નિવાસસ્થાને બી ત્રણ રાધાકૃષ્ણ સોસાયટી વાઘોડિયા રોડ મુકામે રહેશે આજના દિવસના નિમંત્રકો રશ્મિ રથી જોશી એમના બર્થડે નિમિત્તે જેપી શાહ પંકજભાઈ શાહ અમિત જસભાઈ પટેલ વૃંદા નીરજ દેસાઈ આ પાંચ ફેમિલી તરફથી આજને કાર્યક્રમ રાખેલો છે બીજું મહાત્માઓ પંદરમી ફેબ્રુઆરીએ કેલનપુરી મુકામે કપલ શિબિર રાખી છે મેક્સિમમ મહાત્માઓ લાભ લે એવી વિનંતી જેની પણ ઈચ્છા હોય વડોદરા ખાતે પંકજભાઈને એમના નામ એડ્રેસ લખાવી દેવા વિનંતી દહીં કાકા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર